સંસારનો કંટાળો એ જ રાગ આ સંસાર પર કંટાળો આવે છે હા તો એ જ રાગ છે જ્યાં રાગ હોય ત્યાં જ કંટાળો આવે છે એ સંયોગ અનુસાર હોય છે આ કંટાળો એ બધા મનના વિચાર છે આપણે તો વિચારોને કહીએ કે આવો તમારે જેટલા આવવું હોય તેટલા આવો આ મનમાંથી વિચારો આવે છે એ તો મહી સ્ટોક ભરેલો હતો તે નીકળે છે અને એ નીકળે છે ત્યારે નિર્જરા થાય છે પણ નિર્જરા ક્યારે થાય છે કે આપણે શુદ્ધાત્મામાં રહીએ તો તન્મયાકાર થાય તો તે કર્મો ચીકણા થાય આ તો મન જાત જાતનું બતાવે પણ આપણે તન્મયાકાર નહીં થવાનું જોયા કરવાનું કે આવું બન્યું તેવું બન્યું એક બાજુ વૈરાગ આવે અને બીજી બાજુ રાગ થાય જ તો કઈ બાજુ રાગ છે તે તપાસ કર માણસ ઘેડો થાય ત્યારે વિચાર થાય કે હજી જીવાય તો સારું આ કંઈ એના હાથમાં સત્તા છે એ તો જાત જાતના વિચારો આવે તે જોયા કરવાના અને જાણ્યા કરવાના આ તો પોતાનું મૃત્યુ પોતે સ્વપ્નમાં જુએ જગત બહુ જુદી જાતનું છે આ બધે વૈરાગ્ય આવે અને જ્ઞાની પુરુષ પર રાગ આવે તો તો એના જેવું ઉત્તમ એકુએ નહીં એ તો બધાએ રોગોને ટાળનારું છે આ મનુષ્ય અવતાર તો કેવો છે દેવોને દર્શન કરવા યોગ્ય દેવોને દુર્લભ પણ ફૂલ પ્રકાશ થાય તો મનના રોગ જાય તો પ્રકાશ થાય મનના રોગ લોકોને ના સમજાય કે આ બાજુનું મન રોગી છે અને આ બાજુનું મન તંદુરસ્ત છે આ મન તંદુરસ્ત થાય તો વાણી તંદુરસ્ત થાય દેહ તંદુરસ્ત થાય માઇન્ડ વ્યગ્ર થઈ ગયું હોય તેથી એકાગ્રતાની દવા ચોપડે પણ તે તો તેનાથી રોગ મટે પણ મોક્ષનું કશું વળે નહીં આ તો માઇન્ડ નિરંતર વશ રહ્યા કરે ત્યારે રોગ મટ્યો કહેવાય નિરંતર વશ એટલે આગું પાછું થાય નહીં મન તો જ્ઞાને કરીને જ બંધાય એવું છે તે જ્ઞાની પુરુષ કરી શકે જ્ઞાન ના હોય તો જ્યાં મન જાય ત્યાં સંસાર ઊભો થઈ જાય હિમાલયમાં જાય તો એ નાનો ગુલાબનો છોડ ઊભો કરે બકરી પાળે ને આમ સંસાર ઊભો કરે એ તો એકાંતમાં એ પછી ભીડ ઊભી કરે